અડતાલીસમાં શ્લોક સુધી કાલે વાત આવી કે પહેલા અર્જુને ભગવાનને ચતુર્ભુજ રૂપનો દર્શન કરાવવાની ઈચ્છા પ્રકટ કરી ને એના પછી ભગવાન એમને એ આજ્ઞા અર્જુનને એવી આજ્ઞા કરે છે કે પ્રસન્ન થઈને આત્મયોગથી જે આ તેજોમાં વિશ્વરૂપનું દર્શન ભગવાન એમને કરાવ્યું એવું પહેલા કોઈએ જોયું નથી અને એવા નું દર્શન ભગવાને અર્જુન ઉપર પ્રસન્ન થઈને એને કરાવ્યું છે આગળનો શ્લોક છે न वेदयज्ञाध्ययनैः न दान न च न तपो तपोभिरुग्रैः एवं रूप शक्य अहं लोके द्रष्टुं कुरु प्रवीर हे कुरु प्रवीर वेदो यज्ञ अध्ययन दान क्रिया अथवा ભગવાન એ કહે છે કે કોઈ પણ અમે સાધનોથી કોઈ સાધન નથી કરી શકતું ભગવાન જે વ્યક્તિને પોતાના સ્વરૂપના દર્શન કરાવવાની ઈચ્છા હોય એ વ્યક્તિ ભગવાનના એવા સ્વરૂપના દર્શન કરી શકે વિવેચન મારા આરોગ્યથી પ્રાપ્ત ભક્તિ વિના અન્ય કોઈ પણ સાધનથી મારા આરોગ્યના કેવલ અક્ષર વગેરે રૂપના તેઓના ઉપાસકોને वेद अध्ययन वगैरह साधनों से सक्षम था परंतु वो पुरुषोत्तम श्री कृष्ण माता संस्कृति प्राप्त हुआ थे वेद વગેરે સાધનોથી માર્ગદર્શન થવા શક્ય નથી તારા ઉપર મારો અનુગ્રહ હોવાથી તને મારા દર્શન થયા પરંતુ અન્યને તેવા દર્શન અવાજ નથી આવતો અવાજ નથી આવતો હેલો તો ક્લિયર બરાબર આવે છે બરાબર કપાઈ ને આવતો હતો હા હવે ઠીક છે ને હા હવે ઠીક છે તો પણ થોડો ઈકો તો આવે છે આમાં ભગવાન સાધ્ય કરે છે કે ભગવાનના અનુગ્રહથી ભક્તિ જે પ્રાપ્ય છે એના વિના કોઈ પણ સાધનથી ભગવાનના રૂપનો થઈ ભગવાનના ફાટે છે એના ઉપાસકોને વેદનું અધ્યયન કરવાથી યજ્ઞ Thank you. જે જે મને એવું લાગે છે બીજા નેટવર્કથી આપ જોડાશો ને તો આપણું નેટવર્કમાં પ્રોબ્લેમ છે જે ફોનથી આપ જોડાઈ રહ્યા છો ને હેલો હેલો જેજે અવાજ નથી આવતો હા એટલે પ્રીતિબેન છે ને મને લાગે એમનું નેટવર્ક નતું પ્રોબ્લેમ એટલે બીજા ફોનથી કદાચ બીજા નેટવર્કથી જોડાશે હેલો હા હજુ અવાજ નથી આવતો પ્રીતિબેન એવું લાગે છે કે જે જેની લાઈન ડિસ્કનેક્ટ થઈ ગઈ છે સ્પીકર છે હવે અવાજ સંભળાય છે હા હવે એકદમ ક્લિયર છે રાજા પહેલા છે ને પેલું વેવ્સ ની જેમ હલતો હતો અવાજ આ બરાબર છે હા હવે ક્લિયર છે એટલે આગળનો શ્લોક સુધી અર્જુને ભગવાનને ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરાવવાની વ્યક્તિ કરે ને એના પછી ભગવાન એ લોકો પ્રસન્ન થઈને અને એની આજ્ઞા કરે છે કે આવા સ્વરૂપના જે સ્વરૂપના દર્શન અર્જુનને ભગવાને કરાવ્યા એવા દર્શન અન્ય કોઈ વ્યક્તિ કરી શકતો નથી હવે આ શ્લોક શ્લોકમાં ભગવાન એવી આજ્ઞા કરે છે કે જેટલા પણ સાધનો શાસ્ત્રમાં બતાવવામાં આવે છે ફલ પ્રાપ્તિના એ બધા સાધનોથી પણ ભગવાનના આવા સ્વરૂપના દર્શન કરવા શક્ય નથી અને વિવેચનને જેટલું રેડ કર્યું તો ત્યાં સુધી એ વાત આવી કે ભગવાનનો જે અક્ષર સ્વરૂપ છે એ રૂપની પ્રાપ્તિ કે એના દર્શન કરવા માટે વેદ યજ્ઞ અધ્યયન દાન આ જેટલી પણ ક્રિયા છે તપસ્યા વગેરે એ બધા દ્વારા અક્ષરના સ્વરૂપની પ્રાપ્તિ થઈ શકે છે પણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ એ માત્ર અનન્ય ભક્તિથી જ પ્રાપ્ત હોવાથી વેદવ્યાની જેટલા પણ જાણનો બતાવવામાં આવે કે બધા પુરુષો તમની પ્રાપ્તિ કરવાનો સાદર રૂપે થતા નથી સામર મારો અનુગ્રહ વર્તી તને મારા દર્શન થયા પરંતુ હમ્યાને દેવા દર્શન થવા શક્ય નથી કે ભગવાન એ કંઈ आले अर्जुन ઉપર કેમ કે ભગવાનની કૃપા છે એટલે अर्जुन ને ભગવાનના એવા સ્વરૂપના દર્શન થયા અને કોઈને સાધન દ્વારા ભગવાનના સ્વરૂપના દર્શન થઈ નથી શકતા ભગવાનનો અનુગ્રહ તે જ પુષ્ટિ એમ શ્રીમદ ભાગવતમાં પણ કહેલું છે ભાષ્યકારની વરાચાર્ય ચરણ પણ કહે છે કે કૃતિથી સાથે જ્ઞાન ભક્તિ વગેરે સાધનોનો શાસ્ત્ર બોધ કરે છે તેવા શાસ્ત્રોમાં કહેલા સાધનોથી મુક્તિ થાય તે મર્યાદા માર્ગ છે પરંતુ સાધનોથી રહીતને પણ ભગવાન પોતાના સ્વરૂપ બલથી પોતાની પ્રાપ્તિ કરાવે તે પુષ્ટિ કહેવાય છે આ પ્રમેય માર્ગનું શ્રીમદ ભાગવતના છઠ્ઠા સ્કંદમાં અજામેલના આખ્યાનમાં ધર્મ અને વિષ્ણુના ભૂતોના સંવાદમાં નિરૂપણ થયેલું છે અને તેની ઉપપત્તિ ભક્તિ હેતુ નિર્ણય વગેરે ગ્રંથોમાં દર્શાવેલું છે તો અહીંયા ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે જેના ઉપર ભગવાનની કૃપા હોય એ વ્યક્તિ ભગવાનના આવા સ્વરૂપને દર્શન કરી શકે છે એમને પ્રાપ્ત પણ કરી શકે છે ને જેમ ભાગવતજીનો અહીંયા પ્રસંગ આપ્યો છે કે આપણા સાધનો દ્વારા જો કોઈ ધ્યાન કે ભક્તિ વગેરે સાધનો સિદ્ધ થઈ જાય અને એનાથી કોઈ ફળ મળી જાય તો એ ફળ મર્યાદા માર્ગીય ફળ છે કૃષ્ણની પ્રાપ્તિ પુરુષોત્તમ કૃષ્ણની પ્રાપ્તિ આપણા સાધનોથી થઈ નથી શકતી પણ સાધન રહિત જે છે એને પણ ભગવાન પોતાના પ્રમેય બનથી જ્યારે પોતાની પ્રાપ્તિ સામે કરીને કરાવી આપે અને સાધનોની અપેક્ષા ન રાખે ત્યારે એને પુષ્ટિ કહેવાય છે તો આ જે પ્રમેય માર્ગ છે જેનામાં ભગવાનની કૃપા એ નિયામક છે તો એ માર્ગનું જેમ અજામિલના ઉદાહરણમાં આવે છે કે અજામિલ એટલા બધા પાપ કર્યા તો પણ ભગવાનને એમના ઉપર કૃપા કરવા માંગતા તો કૃપા કરી ને એમના જેટલા પણ થયેલા દોષો છે એમને ગણકાર્યા નહીં તો એવી રીતે ભગવાન સામે ચાલીને જયારે કોઈ વ્યક્તિ ઉપર કૃપા કરવા ઈચ્છે પોતાની પ્રાપ્તિ એને કરાવી દે છે તો એ પોતે વર્તિનું લક્ષણ છે જે વર્ત્યે તો લેવા પર બતાઈ દે પણ અત્યારે ઉત્તમ વ્યક્તિ amplitude જોયો તો કે અંતમાં તો થઈ જશે કે કરે છે કે અનુગ્રહ દ્વારા આ ભક્તિ પેદા થઈને કઈ રીતે તો ભગવાનની કૃપા કછે એ જ આપ પ્રતિસકારણ છે તો અંદેશ માટે પણ એક કહી જાશે કે આજુનો પણ ભગવાનની કૃપાથી એટલે ભગવાન આવા સ્વરૂપના દર્શન એને થઈ શકે છે ભગવાનની ઈચ્છા વિના અન્ય કોઈ સાધના દ્વારા આ સ્વરૂપ લબ્ધ નથી હમ કરો કોઈને પૂછવું હોય તો જીજી મને એક પ્રશ્ન છે અહીંયા કે આમાં કે તમે જે મારા સ્વરૂપના આ સ્વરૂપના દર્શન થયા તો આ સ્વરૂપના દર્શન કરવાની ઈચ્છા તો કોને હોય એમ પ્રભુનું સૌમ્ય સ્વરૂપના દર્શનની ઈચ્છા ભક્તો કરતા હોય પણ આવા સ્વરૂપની ઈચ્છા ભક્તો તો કરે એવું ખ્યાલ નથી કારણ કે આમાં તો અનુગ્રહ થી કે આપણે તો અનુગ્રહ જે પુષ્ટિનો અનુગ્રહની વાત કરીએ છીએ તો એમાં આવા દર્શન ની તો કોઈને અભિલાષા હોય જ નહીં ને તો આમાં એમ કે છે ને કે અનન્ય ભક્તિથી જે પ્રાપ્ત થાય છે તેમને મારા આવા સ્વરૂપના દર્શન થાય છે તો આવા કોને દર્શન થાય એટલે એવી ઈચ્છા રાખનારા રાખનારાને કે પછી એ સમજવું જયારે એટલે જે વાત આવી ને કે ભગવાને જયારે પોતાની ગણાવે કે વિશ્વ ત્યારે અર્જુને પણ એવી કે મને એવા લોકૃતિઓ વાળા દેવ સર્વરૂપ થયેલા ભગવાનના દર્શન કરવા છે તો એ જાતનું મહાત્મ્ય જયારે કોઈની અંદર પ્રકટ થાય ભગવાનનું તો એવા મહાત્મ્યશાળી ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થઈ શકે ભક્તને પણ વિભૂતિઓમાં ભગવાને જયારે પોતાની વિભૂતિઓનું વર્ણન કર્યું એના પછી અર્જુનને પણ ઈચ્છા થઈ કે મને પણ એ વિભૂતિઓ દર્શન કરવા છે કે વધારે વિસ્તારથી આ પોતાના સ્વરૂપનું વર્ણન કરો તો એ મહાત્મ્યનું જ્ઞાન થઈ જાય એના પછી એવા મહાત્મા જ્યારે રૂપ નિશ્ચય હોઈ શકે કોઈ ભક્તને એટલે જેને એવા સ્વરૂપને દર્શનની ઈચ્છા હોય એમની આગળ આવું સ્વરૂપ પ્રકટ કરે છે એવું ને હા એટલે જે ભગવાનની કૃપાથી આવું મહાત્મ્ય ભગવાનનું જાણી લે અને એ ભક્ત હોય ભગવાનની ઈચ્છા હોય તો એની સામે ઠાકોરજી પોતાના સ્વરૂપ સ્વરૂપનું પ્રકટ કરી શકે રાજા હેલો હા એક સિસ્ટમ બનાવી શકીએ વેચવા માટે સમજ્યા અક્ષરના દર્શન થાય છે તો અહીંયા એને બ્રહ્માત્મકતાના દર્શન થાય છે એ સમજવાનું છે અક્ષરની દર્શન એટલે ને દર્પણતે મને હૈ સમજાય કે એ સ્વરૂપને કોઈ પ્રાપ્ત કરવા ઈચ્છા હોયરતી કે સ્વરૂપની પ્રાપ્તિ કરવા ઈચ્છા તો એને વેદ વગેરેમાં દેખાતું બોલાવા કે તનો પ્રાપ્તિ થઈ શકે એટલે મોક્ષના જે તમાર જાણો છે એ સ્વરૂપને પ્રાપ્તિ કરાડો એ રીતે પણ આવા સ્વરૂપના દર્શન માટે કોઈ સાધન નથી આપણે કોઈ સાધન કરીએ ને સ્વરૂપ પૂર્ણ પુષ્ટકંશ કૃષ્ણનું આવા સ્વરૂપના દર્શન થાય કે તો પ્રાપ્ત થઈ જાય એ સંભવ નથી દર્શનથી મને તો પ્રાપ્તિ એવું સમજાય એને ફળના રૂપમાં પ્રાપ્ત કરવું કે મોક્ષ જે જે મોક્ષ છે અક્ષરબ્રહ્મની અંદર એવું હેલો હા બોલો પંકજભાઈ આમાં આપણે દર્શન અને ભગવત પ્રાપ્તિ એ બેમાં તાર આમાં કોઈ તારતમ્ય ખરું કે જે ભગવત દર્શન થયા ઇઝ ઇક્વલ ટુ ભગવત પ્રાપ્તિ કારણ કે અહીંયા જે લખે છે ને કે પોતાની પ્રાપ્તિ કરાવે છે ભગવાન પોતાના સ્વરૂપ પરથી પોતાની પ્રાપ્તિ આ તો સ્વરૂપ પરથી દર્શન કરાવ્યા છે ભગવત પ્રાપ્તિ તો હજી બાકી છે ને ભગવત પ્રાપ્તિ તો સેવા ફળમાં જે જે પ્રકારથી બતાવી છે ભગવત પ્રાપ્તિ એ ચરમ પરમ ફળ છે એનું જે સેવા ફળમાં જે ફળ બતાવ્યું છે તો આને દર્શનને તો ખાલી ગૌણ એક શું કહેવાય કે એક માઇલ સ્ટોન તો ના જ મૂકી શકાય ને કે આ તો એક વચ્ચેનો પડાવ છે દર્શને તો એવું સમજી શકાય એટલે મને આમાં એવું લાગે છે કે જયારે ભગવાન એમ કે ગીતા ઉપર ભગવાનની કૃપા થઈ જાય અનુગ્રહ છે એવાને પોતાના સ્વરૂપના દર્શન કરાવે છે તો એ એવો અનુગ્રહશાળી જે ભક્ત છે એ ભગવાનના પૂર્ણ મહાત્મ્યને સમજી લે ભગવાન પ્રત્યે એટલું બધું પ્રેમ ભક્તિ હોય તો જ ભગવાનની એના ઉપર આટલી કૃપા હોય ને અને એ એવો ભક્ત જે મતલબ આપણા જેવી એટલે નાની મોટી કોટીનો તો ન હોય જેને પ્રેમ હોય મહાત્મ્ય પરિપૂર્ણ હોય એ એવી ઈચ્છા પ્રકટ કરે અને પછી ઠાકોરજી દર્શન કરાવે તો એવા દર્શન તો ફલરૂપ જ છે એવું જ સમજાય ને એને એટલે કે એમાં એની ભક્તિમાં કોઈ ઉણપ હોય કે હજી કઈ એની અધુરાશ હોય તો તો ઠાકોરજીની આવી કૃપા થાય જ નહીં ને કે પોતાના સ્વરૂપને એની સામે પ્રકટ કરી દે તો આગળના સેવા ફળમાં બતાવેલા ફળોની વાત અલગ છે એટલે એ તો જેમ વિદય મુક્તિ છે એના પછીની એ બધી વાતો છે પણ દર્શન થઈ જવા ભગવાનના આવા સ્વરૂપના કે એ વ્યક્તિ આવી ઈચ્છા કરે અને ઠાકોરજી પોતાના અનુગ્રહથી એની સામે પ્રકટ કરી દે તો એ તો ફળરૂપ જ ગણાય ને મને એવું એટલે એટલા ઠાકોરજી જે દર્શન એ એ આપા બને કે એક્ઝામ્પલ ઇટુજી બોલા મિશનમાં પ્રથમમાં આવે કે ભગવાન એની સામે પ્રકટ થઈ ગયા પણ બોલા મિશન એવું કયો કે હું મતલબ ભગવાન મળ્યા તો કણજી પાસે નથી મળ્યો તો બા પ્રભુજીને પાછે અમને મોકલ્યા તો દર્શન તો થઈ ગયા સાચોજીને પણ એ જ મળતી નથી મળ્યું તો એ અલગ કેસ છે પાકી આયા તો મને એવું સમજાય છે કે આનંદ ભક્તિથી જે ભગવાનને પ્રાપ્ત કરી ચૂક્યો છે અને ઠાકોરજી પણ એની ભક્તિથી પ્રસન્ન છે એની ઈચ્છાને સ્વીકારીને એની સામે પોતાનું સ્વરૂપને પ્રગટ કરે તો એમાં ફલાનુભૂતિ ન હોવી એ મને નથી લાગતું આવા નહીં એટલે અહીંયા તો જે એનો આખો આગળ જે બતાવ્યું એમાં તો એવું બતાવ્યું કે મને તારા પ્રત્યે સખા છું ને મને તારા પ્રત્યે પ્રેમ છે એટલે હું આ તને કરાવું બાકી એમની યોગ્યતા એવી સિદ્ધ નથી થઈ હજી કારણ કે મર્યાદા પુષ્ટિનું જે છે સ્વરૂપ એ એ જોતા એની એટલી પાકટ નથી એટલી અવસ્થા અર્જુનની જેટલા અન્ય ભક્તો જે આપણે ચરિત્રો જોઈએ તો એની સામે કંઈક આમનું અર્જુનજીનું જે છે કંઈક એમ લાગે કે હજી એ એ લેવલ ઉપર નથી પહોંચ્યા અર્જુનજી છતાં એમને આ સખાવત પ્રેમવત આ દર્શન કરાવી રહ્યા છે એટલે દર્શનને આપણે એ અલ્ટિમેટ પોઈન્ટ કે એ ન ગણવો જોઈએ પણ એ ભક્તિ હજી બાકી છે એવું એવું ગણી કહી શકાય આમાં એટલે મને આમાં એમ લાગે છે કે અવતાર જયારે ઠાકોરજી પ્રકટ અવતાર થી ત્યાં બિરાજી રહ્યા હોય ને એ અવતારકાલીન જેટલા પણ બધા ભક્તો છે એ બધાની અંદર જે ભક્તિની પરિપૂર્ણતાના આપણે સ્ટેપ્સ જોઈ રહ્યા છીએ રુચિ પ્રેમ આસક્તિ વ્યસન એ બધા ત્યાં વિચારવા ના જોઈએ પણ ત્યાં તો ઠાકોરજી સામે બિરાજી જ રહ્યા છે તો એમની જેવી પણ અવસ્થામાં કે જેવી પણ એમની યોગ્યતા હોય એમાં ઠાકોરજી એમને જે ફળની પ્રાપ્તિ કરાવવા માંગતા હોય કે એમના ઉપર જેવી કૃપા કરવા માંગતા હોય સમય ઉપર ઠાકોરજી પોતાની ઈચ્છાથી કરી દે છે એ અવતારકાળની અંદર ભક્તિની જે આ બધા સ્ટેપ્સ આપણે જોઈએ છે કે ભક્તિની પરિપૂર્ણતા જેટલા લક્ષણો આપણે જોઈએ કે અર્જુન માટે એમ વિચારીએ કે વ્યસનાવસ્થા સિદ્ધ થઈ હોય તો જ એને ભક્તિનું ફલ મળવું જોઈએ એવું અવતારકાલીન લીલા ચરિત્રોમાં ન વિચારી શકાય કેમકે સામે બિરાજીને જે સમય લીલાની અપેક્ષા જેવી હોય અને જે કરવા ઈચ્છતા હોય ભક્તોની સાથે એવો વ્યવહાર કરી દે છે એમાં કોણ યોગ્ય છે કોણ અયોગ્ય છે એવું તો વિચારવું ન જોઈએ ખાસ કરીને અવતાર કાલમાં અવતાર કાલની વાત અલગ છે આમાં આમાં આપણે એક પેલી વાર્તાજી ગોવિંદાસ વાસોડાવાળાની વાર્તા આવે છે ને એનો એની સાથે આપણે મેલ મિલાપ કરીએ તો ઘણું બધું સામે લાગે છે આ ચરિત્રમાં કે એમાં પણ એ એવી જ ઉત્કંઠા વ્યક્ત કરે છે ગોવિંદાસજી કે જો આપ મહાપ્રભુજીને કે આપ રણછોડજીનું મને સ્વરૂપ બતાવો તો જ મારામાં શ્રદ્ધા બેસે એવું કંઈક મને એવું લાગે ચરિત્ર એવું કંઈક આવે છે અને અહીંયા પણ એ ચતુર્ભુજ માટે એ જ એ જ કરે છે કે મને ચતુર્ભુજ સ્વરૂપમાં દર્શન આપ કરાવો તો જ હું આપણે માનું કે એટલે માનું એવું નથી બોલ્યા અહીંયા પણ આપણે ગર્ભિત એનો ઈશારો અર્જુનજીનો સમજી શકીએ છીએ કે ચતુર્ભુજના દર્શન કરાય પછી એમને એમ થયું કે ના હવે તો આ જે કે છે બધું સાચું જ છે એવું ત્યાં ગોવિંદાસ બાંસવાડાવાલાની વાર્તામાં પણ એવું થયું પછી એમને એમની ભક્તિ ગોવિંદાસ બાંસવાડાવાળાની સિદ્ધ થઈ છે અહીંયા પણ કંઈક હવે હજી ભક્તિ સિદ્ધ થવાની બાકી હોય દર્શન થયા પછી એવું કંઈક મને લાગી રહ્યું છે એટલે કન્ફ્યુઝ છું થોડું હું આમાં દાદા એટલે મને આમાં એવું લાગે છે કે જે જ્ઞાનની સાધના કરીને જે અક્ષરને પ્રાપ્ત કરે છે એમને જે દર્શન કરાવે છે એક્સ્ટ્રીમ જે એમની હાઈએસ્ટ કૃપા જે છે તેના માટે આ સ્વરૂપની વાત હોઈ શકે મહાત્મ્ય જ્ઞાનની એક્સ્ટ્રીમ અવસ્થા એમ કારણ કે ભક્તિમાં તો આમાં ખાલી એટલું લખ્યું છે કે એ જે દર્શન થાય તે બી પુષ્ટિથી થાય છે એ બી કૃપાથી થાય છે એટલે એ જ્ઞાનનું ફલાવસ્થા બી પ્રભુની કૃપા વગર શક્ય નથી એટલે ભક્તને માટે આ એટલે જે પુષ્ટિ ભક્ત છે કે જે પ્રભુની લીલાના અનુગામી છે એ લોકો માટે આ વાત નથી પણ જે સાધના કરી રહ્યા છે જ્ઞાન સાધનાને જે દર્શનની અભિલાષા કરી રહ્યા છે ને જે આ યજ્ઞ અધ્યયન વગેરે કરી રહ્યા છે એમના માટે આ વાત હોઈ શકે કે એમને આવા રૂપના દર્શનની ઈચ્છા હોય તો એ ન કરી શકે પણ પ્રભુની કૃપા હોય તો આ દર્શન કરી શકે પણ જે તમે કહો છો પંકજભાઈ એ આગળના શ્લોકમાં કહે છે કે પ્રભુને એ જે ચતુર્ભુજ સ્વરૂપ હતું ને એ સ્વરૂપથી તો ત્યાં બિરાજતા જ હતા પણ પછી એમને પાસે સારથી પણ કરાવવાનું હતું ને એટલા માટે પછી એમને બે ભૂજા માટેનું એમને વિનંતી કરી છે બાકી ચતુર્ભુજ રૂપે તો પછી બિરાજતા જ હતા ને ત્યાં એટલે એમને વિનંતી કરે છે કે આપ ચતુર્ભુજ રૂપે જ ફરી દર્શન આપો અને પછી સારથીપણું કરાવવાનું હતું એટલા માટે પછી એમને વિનંતી કરી કે આપ બે વાળું રૂપ એવું આગલા શ્લોકમાં આવે છે એવું જે જે સમજાય છે હા એટલે આમાં અવતાર કાલ અને અનવતાર કાલ સમયબલ અને સાધન ક્રમ એ બંનેમાં ભેદ સમજવો જોઈએ એટલે આપણા જે એક્સપેક્ટેશન અહીંયા જે હોય એ અવતારકાળની દૃષ્ટિથી એ એક્સપેક્ટેશન થોડા જુદા થઈ જતા હોય છે હકીકત ત્યાંની તો આ આકાંક્ષા તો સિદ્ધ જ છે ભગવાન તો પ્રગટ જ બિરાડી રહ્યા છે હવે જે ભગવાનનું રૂપ પરોક્ષ છે અથવા ગુપ્ત છે એના સંબંધમાં અર્જુન પૂછી રહ્યા હતા તો ભગવાને એમને એ સાક્ષાત્કાર કરાવ્યો છે અને એ કરાવ્યા પછી જયારે એમનાથી ધારણ નથી થઈ શકી રહ્યું તો ફરીથી જે પૂર્વાનુભૂત સ્વરૂપ છે એના દર્શનની અભિલાષા એમણે રાખી છે દર્શન અને પ્રાપ્તિ એમાં અંતર જો આપણે વિચારવું હોય તો એવું છે કે પ્રાપ્તિમાં તો દર્શન છે ને છે જ એ જ રીતે દર્શનની અંદર પણ પ્રાપ્તિ છે પણ દર્શનની અંદર પ્રાપ્તિ છે દર્શન કાલ પૂરતી છે તો જેટલા કાલ પર્યંત દર્શન ઉપલબ્ધ છે તેટલા સમય પ્રાપ્તિ છે અન્ય કાળમાં નથી થતી એટલો અંતર એમાં આપણે સમજી શકીએ બાકી ખૂબ વધારે અંતર નથી કોઈ જાતની તો એને સિદ્ધિની કક્ષામાં આપણને મૂકવું જ પડશે સામાન્ય પરિસ્થિતિ કરતા તો એમાં એટલો ભેદ રાખીને એને સમજી શકીએ તો વાંધો નથી કેટલાક લોકોને સાક્ષાત્કાર માત્ર ફલ કેટલાકને એનાથી વિશેષની અભિલાષા આવશે એ એમની યોગ્યતા આપતા અનુસાર નિશ્ચિત થશે કે કોને શું ફલ છે माते व्यथा माचव्यमोद्भावो त्रैत्वारूपं घोरमेदं हमेदं

વાસુદેવે અર્જુનને એ પ્રમાણે કહી પુનઃ પોતાનું પ્રથમનું રૂપ દેખાડ્યું અને બે મહાત્માએ પુનઃ સૌમ્ય વપુ ધારણ કરી બીજેલા અર્જુનને આશ્વાસન આપ્યું એટલે હવે સંજય અહીંયા કહી રહ્યા છે કે ભગવાને અર્જુનને પહેલાના જેવું પોતાનું ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરાવ્યા ને જે પહેલાના સ્વરૂપ થી ભય થયો હતો એને પણ ભગવાને નિવૃત્ત કરી ભગવાને એ પ્રમાણે કહી પોતાનું ચતુર્ભુજ રૂપ દર્શાવ્યું પરંતુ એ રૂપ વાળા પાસે પણ પાર્થિવપણું કરાવવું યોગ્ય નથી એમ માની અર્જુનને નીચે ઉતરી સ્તુતિ કરવા તત્પર મહાત્મા ભગવાને પુનઃ સૌમેરું ધારણ કરી અર્જુનને આશ્વાસન આપ્યું એટલે એના પછી બીજું સ્વરૂપ ભગવાને પોતાનું ચતુર્ભુજ રૂપ બતાવ્યું ને એના પછી પણ જેમ કે અહીંયા સારથી તરીકેનું કાર્ય ભગવાન આ યુદ્ધ વખતે માટે કરી રહ્યા હતા તો એ સ્વરૂપ ચતુર્ભુજ થી પણ સારથી નું કાર્ય થઈ ન શકે એટલે સામાન્ય દ્વિભુજ મનુષ્ય સામાન્ય મનુષ્ય જેવું સ્વરૂપ છે એવું ઠાકોરજીએ ફરીથી ધારણ સર્વેશ્વર પરમ પુરુષ પરબ્રહ્મ જગત ઉપર ઉપકાર કરવા મનુષ્ય દેહ ધારણ કરનાર વસુદેવના પુત્રનું પોતાનું રૂપ ચાર ભુજવાળું જ હતું સોરી ચાર ભુજાવાળું જ હતું કંસથી ભય પામેલા વસુદેવની પ્રાર્થનાથી તેમણે બે ભુજાઓનો ઉપસંહાર કરેલ તે કંસના વધ પછી પ્રકટ કરેલી દ્વેષી શિશુપાલ પણ વસુદેવના ચાર ભૂજ્યા વાળા રૂપનું જ સદા ચિંતન કરતો અહીંયા વાસુદેવ હોવું જોઈએ શિશુપાલ પણ વાસુદેવ હા એટલે અહીંયા જે ભગવાને એ લીલા વખતે પોતાના ચાર સ્વરૂપ સ્વરૂપને છોડીને મે બી મુજા શરૂ ધારણ કર્યો હતો ત્યારે જેલમાં થયો કે પ્રગટ થયા ત્યારે વસ્તુની એક જેતી કઈ કે જો કાંઈ આપ તો આપણે તો આગળ ચાલક ત્યારે સાફો જે સામાન્ય બાળક કે પોતાનું શરમ ધારણ કર્યું હતું તો એને અહીંયા સંقار કરી રહ્યા છીએ કે અહીંયા પણ અર્જુની સાફો એ ક્ષેત્ર વખતે લીલામાં સાફો જેાર્ઠી તરીકેનું કાર્ય કરવાનો હતો એટલે એ સ્વરૂપ એટલે સાક્ષાત કાર્ય યોગ્ય પોતાનું સ્વરૂપ ધારણ કરી અને ઠાકોરજી અર્જુનની સામે ભેગાય રૂપમ તવ સૌમ્યમ જનાર્દન ઉદાહી અસ્મિ પ્રવૃત્ત પ્રવૃત્ત સુંદર દર્શન કર્યા ત્યારે તેમને સુંદર લાગ્યું શ્રી ભગવાન વાચ્ય સુધુ દ્રશ્યમિદમ રૂપમ દ્રષ્ટવાનથી યન્મમ દેવા અપ્યસ્ય રૂપસ્ય હાલો જયજી આમાં જે શ્લોકાર્થમાં લખ્યું છે ને કે હે જનાર્દર આપનું સૌમ્ય મનુષ્ય રૂપ જોઈ હું હમણાં સચેત થયો છું અને પ્રકૃતિમાં આવ્યો છું એટલે પ્રકૃતિમાં એટલે ગુણપણા હવે લીધા છે અત્યાર સુધી નિર્ગુણ અવસ્થા હતી એવું સમજવાનું નહીં નહીં આ સંસ્કૃતમાં પ્રકૃતિક થવું એટલે સ્વસ્થ થવું એમ ભાનમાં આવ્યો છું સ્વસ્થ થયો છું નોર્મલ થયો છું અને એમને કારણ કે ભગવાનના દર્શન કર્યા તો એમની નિર્ગુણ અવસ્થા એ વખતે હશે એવું માની શકાય એવું છે ને કે અવતાર કાલ જે છે તે વખતે તો ભગવાન જે જાતનો પોતાનું રૂપ પ્રકટ કરે છે અને જે જાતનું કાર્ય કરાવવા ઈચ્છે છે એ અનુસાર થયા કરે છે એમાં ગુણો તે વખતે એટલા પ્રોમિનેન્ટ નથી આ બધી વસ્તુઓનું મહત્વ તે વખતે હોય છે કે જ્યારે સાધન ક્રમ હોય છે એટલે જે બ્રજભક્તોના કિસ્સામાં અને એમાં પણ એમની સાત્વિક રાજે સામસ્તા જે પ્રાકૃતિક ભાવો છે એને પણ પ્રભુએ સ્વીકારી એમને અલૌકિકતા બક્ષી દીધી જે મુક્તિ માટે જે સાધન ક્રમની સર્વોત્કૃષ્ટ અવસ્થા છે એની દ્રષ્ટિકોણથી જે નિર્ગુણતાની આપણે કલ્પના કરીએ છીએ એ આગળ જઈને પ્રકૃતાના અને એના લક્ષણમાં પણ ભગવાન બતાવશે એ બધું અહીંયા અપેક્ષિત નથી સન્મુખ જયારે પ્રભુ બિરાજે છે તે વખતે એની દરકાર પણ નથી કેમ આમાં બે રીતે સમજવું જોઈએ એક તો નિર્ગુણતા છે અને ગુણાતીતતા છે નિર્ગુણતાનો મતલબ એ છે કે પ્રાકૃતિક ગુણોના પ્રભાવથી થઈ જવું અને ગુણાતીતતાનો મતલબ એ છે કે ગુણો ગુણોની જગ્યાએ પડ્યા હોય તેમ છતાં પણ એને પોતાના અધીન કરી લેવું એના માથે પગ મૂકી મૂકીને ભગવાનની લીલામાં પાર્ટિસિપેટ કરવું અહીંયા જે અવસ્થા છે ને એ ભલે અર્જુન જે જાતના પ્રશ્ન કરી રહ્યા છે એમાં એમના ભાવોની અંદર ભગવાનના રૂપને જોઈને એને ભય થયો તો ભય જે છે તો તામસતા છે પણ ભગવાનના દર્શનથી જો ભય થઈ રહ્યો છે તો એ તામસતા કોઈ અલગ જાતની તામસતા છે અજ્ઞાનજન્ય કે કોઈ પ્રાકૃત વસ્તુથી થતો જે ભય છે એ ભય એક અલગ પ્રકારનો છે અહીંયા આપણને એ જે અવસ્થાના અંદર ગુણોમાં પરિવર્તન દેખાઈ રહ્યું છે એને થોડી ભિન્ન દ્રષ્ટિથી જોવું પડશે એટલે પ્રત્યક્ષ પ્રભુ વિરાજતા હોય એવા અપ્રશ્ય ઉપક્ષ્ય નિત્યમ દર્શન સાક્ષીનો શ્રી ભગવાન કહે છે દ્વારા જે રૂપના તે દર્શન કર્યા સેવા દર્શન થવા અતિ કઠિન છે દેવો પણ આ રીતના દર્શનનો નિત્ય આકાંક્ષા રાખે છે ભગવાન અર્જુન કહે છે જે તને દર્શન થયા એ દર્શન અનુગ્રહ સિવાય બીજા કઈ બીજા પસંદ થતા નથી અને દેવો પણ આ રીતના દર્શન માટે ઈચ્છા કરે છે જે મારા અપર વિશ્વ રૂપના તને દર્શન થયા તેના સેવા દર્શન થવા બહુ દુર્લભ છે કેમ કે તેઓ પણ એવા દર્શન કરવા નિરંતર આકાંક્ષા રાખે છે પરંતુ તેઓમાં અનુગ્રહનું બીજ નહીં હોવાથી તેઓને પણ દર્શન કરતા નથી એટલે આ વિકલ્પના દર્શન તો અનુગ્રહ સિવાય બીજા કરતા નથી નથી જેનામાં ભગવાન અનુગ્રહ કરે તે જીવને દર્શન થાય નામો વેદેન તપસા ન દાનેન ન કે જયા સત્ય એવં વિનો દૃષ્ટમ द्रष्टवानसि मां यथा જેનું જે જેવા મહારાજને દર્શન થયા તેવા દર્શન લીલોથી તપથી રાતથી તથા યજ્ઞથી પણ થવા શક્ય નથી એટલે ભગવાનના દર્શન કોઈ પણ સાધનથી શક્ય બનતા નથી એક ભક્તિ છે કે જે ભગવત તત્વનું જ્ઞાન જ્ઞાન કરાવે છે જેનું તે વરણ કરે છે તેનાથી તે પ્રાપ્ય છે વગેરે વાક્યોથી ભગવાન માત્ર અનુગ્રહથી જ લભ્ય હોવાથી અનુગ્રહ વિના વેદો તપ યજ્ઞ વિજય નથી ભગવાનની પ્રાપ્તિ થતી નથી તેથી મારા મનથી તમે મારા જેવા દર્શન થયા જેવા વેદ આદિ સર્જનોથી પણ કોઈ કોઈને થાય તેમ નથી એટલે પ્રભુ આગળ કીધું કે વેદ તપ દાન કોઈનાથી પણ દર્શન પ્રભુના કરતા નથી જો પ્રભુ તેના પર અનુગ્રહ કરે તો જ તેમને આવા દર્શન થઈ શકે છે પરંતુ હે અર્જુન હે પરમ પરમ તપ અનન્ય ભક્તિથી એવા પ્રકારનો હું જ્ઞાન થવાને દર્શન થવાને તથા તત્વથી પ્રવેશ થવાને શક્ય છું પ્રકાર જ્ઞાન થવાને દર્શન થવા એટલે ભગવાનના આવા જે સ્વરૂપ ને અર્જુને જોયું કે એ વિભૂતિ વાળા કે સર્વ કારણ રૂપ એવા સ્વરૂપ નું જેને જ્ઞાન થયું દર્શન થયું અને તત્વથી પ્રવેશ થવાય છે અનન્ય થી જ ના આવા સ્વરૂપ નું જ્ઞાન પણ થાય દર્શન પણ થાય અને ભગવાન ના એવા સ્વરૂપમાં પ્રવેશ પણ પછી વિવેચનમાં છે જેનું ભગવાન વરણ કરે તે જીવ અનન્ય ભક્તિથી ભગવાનને પ્રાપ્ત કરી શકે છે એમ કહે છે હે અર્જુન હે પરમ જો કે મેં સર્વનો વિરોધ કરવા અવતાર ધારણ કરેલો છે તો પણ સર્વ લોકોને મારું યથાર્થ દર્શન થતું નથી આતુર આવેગ દ્વારા જીવો મને સાધારણ મનુષ્ય માને છે પરંતુ તેમને મારું કર્તવ્ય દર્શન કરતું નથી જેઓનો ઉપર મારો અનુગ્રહ છે જેઓનું મેં વરણ કરેલું છે તેઓ મારી અનન્ય ભક્તિથી મારું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરે છે તેઓને મારું તત્વથી દર્શન થાય છે અને તેઓનો મારામાં પ્રવેશ થાય છે અહીં મુખ્ય સાધન અન્યને ભક્તિ કરેલી છે અન્ય એટલે અહીં અથવા પારલૌકિક ફળ માટે માટેનો યંત્ર જેમાં નથી તે અનન્ય ભક્તિ એટલે ભગવાન અર્જુનને કહે છે કે હેલો મને મારું યથાર્થ થતું નથી અને આસુરી જીવ લોકો મને મનુષ્ય માને છે તેથી તે તત્વ પર તેમને દર્શન થતું નથી જેઓ તેના પર પ્રભુનો અનુગ્રહ છે જેનું એમને વરણ કરેલું છે તે મારા અનન્ય મુક્તિથી મારું યથાર્થ જ્ઞાનને પ્રાપ્ત કરે છે અને તેઓને હું દર્શન આપું છું તેમનો મારામાં પ્રવેશ થાય છે એટલે અહીંયા મુખ્ય સાધન અન્યને મુક્તિ કરવી છે એક મિનિટ આમાં આગલા શ્લોકમાં એક એ છે પ્રશ્ન છે અહીંયા જે કહ્યું ને કે મેં સર્વનો નિરોધ કરવા અવતાર ધારણ કરેલો છે તો આમાં સર્વનો નિરોધ કરવા તો નહીં ક્યાં લીધો છે એને તો પુષ્ટિ ભક્તિ એટલે જે ભક્ત પરમ ભક્ત છે ઠાકોરજીના એને એના એનો નિરોધ કરવા માટે જ અવતાર લીધો છે ને અન્ય જે પ્રવાહ માર્ગી છે કે અન્ય માર્ગી છે એ એ ક્યાં પોતાનામાં નિવૃત્ત કરે છે ભગવાન એનો તો લય જ્યારે થાય છે સૃષ્ટિના અંતે જ્યારે લય થાય છે જે અન્ય છે પ્રવાહ માર્ગી ત્યારે જ એમનો ઠાકોરજીમાં લય થાય છે પણ એ સિવાય તો નિરોધ તો ભગવાન એનો જ કરે છે કે જે ભગવાનની પુષ્ટિ ભક્ત છે એનો જ નિરોધ કરે છે ને લખ્યું કે વિવેચનમાં આવ્યું ને મેં સર્વનો નિરોધ કરવા અવતાર ધારણ કરેલો છે તો પણ સર્વ લોકોને મારું યથાર્થ દર્શન થતું નથી એમાં સર્વનો નિરોધ કરવા તો ક્યાં અવતાર ધારણ કરે જે જે ભક્ત છે પુષ્ટિ ભક્ત છે એનો નિરોધ કરવા માટે અવતાર ધારણ કરેલો છે ને તફાવત હા તમે સર્વથી બધાનો નહીં લેવાનો એમ નોતરેલા બ્રાહ્મણ એમ એટલે જે પુસ્તિકો છે દ્વારા કરેલું છે એ લોકોનો જ નિરોધ કરવા માટે પ્રભુ વધારે છે એટલે ઠીક છે સમજાય ને થઈ ગયો નહીં સર્વ ઇઝ ઇક્વલ ટુ પુષ્ટિમાર કેમ લઈ શકાય ને સર્વ એટલે તો પંકજભાઈ સર્વ એટલે દૈવી જીવો માટે જ કહેવાય નિરોધ કરવા માટે એટલે દૈવી જીવો માટે તો એ મર્યાદા અને પુષ્ટિ બંને આવી શકે મર્યાદા જીવોને પણ મન પ્રભુમાં લાગી જાય એવું તો બનતું જ હોય ને અને આમાં આસુરી જીવોની વાત નથી કરી આવેશ વાળા આસુર આવેશ વાળા જીવો કયા છે એટલે કે જે દૈવી જીવો છે પણ એમને આસુર આવેશ હોય તો એમ એમ તે વખત એમને મનુષ્ય માને છે ને એમને તત્વથી દર્શન થતું નથી પણ જેમના પર અનુગ્રહ થાય એને વરણ કરેલું હોય તે એમને દર્શન એટલે એમનું એમને જ્ઞાન પ્રાપ્ત થઈ શકે એટલે સર્વથી આપણે આમાં પણ સર્વે સર્વ સર્વાત્મામાં સર્વ તરીકે આપણને કીધું છે ને ત્યાં બી કે સર્વ તરીકે પુષ્ટિ જીવો જ લેવાના કે જે દાખલા તરીકે સર્વ ભોજન માટે પધારો તો ત્યાં જેટલા ભોજન માટે આમંત્રિત હોય એ લોકોને માટે સર્વ શબ્દ વપરાય છે એટલે અહીંયા સર્વનો નિરોધ કરવા એટલે જે લોકોનો નિરોધ કરવાનો છે દૈવી જીવોનો એમને માટે સર્વનો ઉપયોગ થયો છે અહીંયા શબ્દનો નહીં આ સર્વ શબ્દ થી અહીંયા શું કે છે કે બધાને મારા દર્શન શક્ય નથી એમ એ કહેવા માંગે છે કે જે અનન્ય મારો ભક્ત છે એને દર્શન થાય છે અને સર્વથી એટલે અહીંયા સર્વ પછી એમાં આપણે એવું કઈ રીતના સમજી શકીએ કે અહીંયા કેવળ ભક્તિ માર્ગનો જ કે જે ભગવાનની ભક્તિ કરે છે એના એની સર્વ એટલે એ જ ગણવા સર્વ એટલે તો ત્રણેય ગણાય ને આ પ્રવાહ પુષ્ટિને મર્યાદા જે દૈવી ને આસુરી બે સૃષ્ટિ ગણાય ને સર્વમાં તો મર્યાદા પણ નહીં લેવાય એનું કારણ છે અવતાર अवसरનો ભગવાન પોતાને મળી કમાઈ કરે એટલે એને આ તો મયાળે કેવી ઈચ્છા દેતો હો એટલે એને આ કુસ્તી દેવાતે પણ ભગવાન પોતાની કૃપા અવસરનો ભગવાન કૃપા પછી જે તો કાર્ય કરે એટલે તો ખાતરી મની આવશ્યકતા છે કે એક કેવિયે એક જ જસા સાહેબ કે અવસરનાનો અવસરનો મોમો દેતી તો આપણી આખે કુસ્તીમાંથી એ કે ની એ નથી જોન પર વાટી કુસ્તી કોણ પર સહી રહે છે એ પ્રમાણે લેવાનું છે એવું મને એટલે નિરોધ ઇઝ ઇક્વલ ટુ મુક્તિ ગણી શકાય એમ આમાં અહીંયા આ કોન્ટેક્ટમાં આપણે નિરોધ ઇઝ ઇક્વલ પણ ગણી શકાય તેના મુક્તિ છે એ ભગવાને પોતાના અવતાર કાળને જેટલાનું નિરોધ કરવાની ઈચ્છા કરી છે એ સાંભળવું સમજણ ને પણ એ બધા એવી અસર કરતા આપણે પ્રવાહી તો હોય જ નહીં શકે આની અંદર હવે સર્વ સબ્્ય થી મને ઉઠવું લાગી એટલું જ મારે મારી એથી કે સર્વ સબ્્ય થી શું લેવું સર્વ સબ્્ય થી જેના પર ઉભા રહી જેની મુક્તિ કરવાની ઈચ્છા કરે છે એ જીવો સબળ જેની ઈચ્છા કરે છે એ જીવો એમાં દેહી અંતર્ગત કોઈ પણ આવી શકે એમ જેના પર ઉભા રહી પોતાના પરથી નિરોધ કરવાની ઈચ્છા કરે બદલથી બરાબર સુખી સર્વ પણ એ આપણે કઈ કઈ રીતના લઈ શકીએ અને આગલા કોઈ સંદર્ભ છે એની પાસે એના એ લેવા માટે સર્વ શબ્દનો તો આપણે ઘણી વાત કરીએ છીએ ને પણ આપણે જે અહીંયામાં આપણે નિરીક્ષણ મળે એને સાધન કેટલું કર્યું એ ભાઈ અવતાર કાળ છે એટલે ભગવદ ઈચ્છા એ પછી એ જ આપણે કોન્સેપ્ટ લેવો પડશે ને આ વિદ્યાર્થીના લેક્ચર્સમાં કારણ કે ભગવાન તમે છે તો થોડો વિસ્તાર વિચાર નાખી યદા યદા હિ ધર્મસ્ય એમાં કોને કોને ગણ્યા છે ધર્મની રક્ષા માટે પરિત્રાણાય સાધુનામ વિનાશાય છે દુષ્કૃતામ તો દુષ્ટોનો તો વિનાશ માટે છે એમને તો સર્વમાં ના લઈ શકાય એનો નિરોધ પછી ઉદ્ધારદાર રૂપમાં નિરોધ ન કરીને ના આમાં સંભળાશે એમનો ઉદ્ધારાત્મક રૂપ નિરોધ નહીં થાય એમનો નિરોધ નો મતલબ એમનો એમને કાબુમાં લેવા અંકુશમાં લેવા સદરૂપ નિરોધ થશે અગર આપણને

સમ એ પાંડવ મારા માટે કર્મ પદાર્થ મને પરાયા સંગ રહિત સર્વ પ્રાણીઓ પ્રતિ નિર્વેલ જે મારો ભક્ત હોય તે મને પ્રાપ્ત થશે એટલે ભગવાન કહે છે કે પાંડવ મારા મારા માટે જે કર્મ કરે છે મને જે પરાયણ છે લોકોના સંગથી લોકોનો સામુખી રસિક છે સર્વ પ્રાણી ઉપર ભેદભાવ વિનાના છે એ જ મારો ભક્ત છે અને તે જ મને પ્રાપ્ત કરે છે વિવેચન હે પાંડવ જે મારા માટે કર્મ કરે છે અર્થાત જે ફળની કામનાથી કર્મ કરતો નથી પરંતુ હું પ્રભુનો સહજ દાસ છું એમ સમજી પ્રભુની સેવા વગેરે કાર્યો પ્રભુને માટે જ કરે છે જે મને કરાયા છે અર્થાત જેને મૂળ કરમ અથવા સર્વ છું જે પુત્ર સ્ત્રી વગેરે લૌકિક લૌકિક અવૈષ્ણવના સંગ્રહિત છે જે સર્વ પ્રાણીઓ પ્રતિ નિર્વેદ અથવા તો દ્વેષ રહી છે એવો માર્ગ ભક્ત મને પ્રાપ્ત કરે છે હેલો હા હા જે એક તો અહીંયા આગળના શ્લોકમાં લખ્યું છે ને તત્વથી દર્શન થાય છે તો આ તત્વથી દર્શન એટલે સાકાર સ્વરૂપનો એવી રીતે ગણવાય સર્વરૂપ આગળ સર્વરૂપ બધું છે બધા પ્રભુનું આખું એ તત્વ જ્ઞાતમ तत्वेन ज्ञातुं तत्वेन दृष्टुं तत्वेन प्रवेष्टुम् તત્વથી જાણવું તત્વથી જોવું તત્વથી એમના એમની પ્રાપ્તિ થવી એમનો પ્રશ્ન છે કે તત્વનો મતલબ આ સાકાર સ્વરૂપ એની વાત થઈ રહી છે કે શું ભક્તિનો જ્યાં પણ પ્રશ્ન આવશે તો પુરુષોત્તમ સાકાર સ્વરૂપ છે એનો જ મુખ્ય અહીંયા અવસર સમજવો જોઈએ આનંદની ભક્તિથી જે અક્ષર થી અતિ પુરુષોત્તમ છે એ જ અર્થરૂપ થી પ્રાપ્ત થશે એ મને આશા છે અને બીજું એવું પૂછ્યું છે કે વીસમા શ્લોકમાં એવું લખ્યું છે કે આ જે યુદ્ધ થઈ રહ્યું છે તેનું દર્શન કરવા માટે બ્રહ્મા વગેરે દેવો અસુરો વગેરે બધા આવ્યા છે અને પછી આ જે આગળનો શ્લોક છે ને બાવનમો એમાં એવું લખે છે કે દેવોને પણ એના દર્શન કરવા નિરંતર આકાંક્ષા રાખે છે પરંતુ તેઓમાં અનુગ્રહનું બીજ નહીં હોવાથી તેઓને દર્શન નથી થતા અને પાછો અહીં ચોપનના શ્લોકમાં બી એવું કહે છે કે આસુર આવેશવાળા જીવો મને સાધારણ મનુષ્ય માને છે તો એ જે વીસમા શ્લોકમાં જે મહાભારતના યુદ્ધના દર્શન કરવા માટે દેવો આવ્યા તો એમને ચતુર એટલે એમને વિરાટ સ્વરૂપનું દર્શન તો થયું જ છે ને એવું સંજય પણ કહે છે અને એમાં આગળ આવ્યું બી છે એના પછીના શ્લોકમાં હા એટલે આમાં એવું છે કે જે જે જાતનો અવસર છે તે અનુસાર ભગવાન જેમ અર્જુનને જે રીતે કરાવી રહ્યા છે દર્શન તેના કરસ્પોન્ડિંગ અર્જુનના અંદર જે લાગણી પેદા થઈ રહી છે એ એના અધિકારને કારણે એના પૂરતી સીમિત છે જે અસુરો કે દેવતાઓ ગંધર્વો વગેરે છે અસુરો એટલે અહીંયા દેવ વિરોધી અસુર નહીં પણ અસુર કુળના પરંતુ દેવકોટીના એમને જ્યારે આ દર્શન થઈ રહ્યા છે ત્યારે જરૂર હતી કે એમને અર્જુના જેવી લાગણી હતી એ જ રીતે ભીષ્મ વગેરે કે સંજય જે કૃપાપાત્ર છે એમને આ જાતના દર્શન થઈ રહ્યા છે ત્યારે એમની ફીલિંગ કંઈક અલગ પ્રકારની છે તો પ્રભુ જ્યારે એક મથુરીલા ધામમાં આત્મરમાશીલ થઈને બિરાજે છે એક એ ભગવાનનો રૂપ કે જેના અંદર નિત્યલીલાસ ભક્તો છે એમનું દર્શન કે સેવન કરી શકે તે પછી ભગવાનનું સર્વજન ગોચર અવતરિત રૂપ જે રામકૃષ્ણના રૂપમાં છે પણ એ તો સર્વલોક સાધારણ હોવાને કારણે એમાં બીજી કોઈ વિશેષતા જણાતી નથી રામ કરતા કૃષ્ણ સ્વરૂપમાં એટલું વિશેષ છે કે એક જ જન્મના ચરિત્રમાં બ્રજની અંદર બે શ્રીહસ્ત હસ્ત ને પછી અચાનક બીજા બે ઓર પ્રગટ થઈ ગયા એ એક કૌતુક જેવી વાત છે પણ એ પણ સર્વજન સાધારણ પ્રભુના એવા સ્વરૂપના દર્શન છે જ્યારે મનુષ્ય રૂપથી સર્વસાધારણને જે રૂપની પ્રસિદ્ધિ થઈ રહી છે એ પ્રસિદ્ધિમાં કોઈ વિશેષતા નથી તો એનાથી પરોક્ષ જે રૂપ છે એની જિજ્ઞાસા થાય એ કુતૂહલ વૃત્તિ તો સહજ છે કોઈને પણ તો દેવ જ્યારે પોતાના દેવને મનુષ્ય રૂપમાં જુએ છે તો એક કૌતુક એ છે અને બીજું કૌતુક એમનું જે સાધનાઓથી પ્રાપ્ત થનારું છે જે અર્જુનને ભગવાને વિરાટ સ્વરૂપ નું દર્શન કરાવ્યું તો દેવોને પણ ભગવાનના એ સ્વરૂપના દર્શન તો કંઈ થતા નથી હોતા જેમ બ્રહ્માજીના ને પૃથ્વીના સંવાદમાં આવે છે કે બ્રહ્માજી સન્મુખ થઈ શક્યા પણ તેમ છતાં પણ એમને અવ્યક્ત ચિતા સંભળાય છે અને પૃથ્વી ભલે સ્વરૂપ થી ગઈ તેમ છતાં પણ એમને એ તો દર્શન પણ થઈ નથી શક્યા એક સાથે ઉભા હોવા છતાં પણ આ જાતનો ક્યાંક પરોક્ષતા ભગવાન મૂકી દે છે એવી રીતે અહીંયા પણ છે કે દેવતાઓને આ એક તો પ્રભુનું અવતરિત થવું એ જ એક કુતૂહલનો વિષય છે ગોકુલની અંદર કેમ કે આ પૂર્વના જે બીજા અવતારો છે એમાં તો કંઈક કંઈક એવી વિશેષતા છે સતત કાર્ય કરી અને ભગવાન પધારી ગયા છે કંઈક લાંબો સમય નથી વિરાજ્યા ભગવાન એમને પણ કુતૂહલમાં મૂકી રહ્યા છે તો જે રૂપ પ્રકટ છે એના દર્શનથી ક્ષણિક કુતૂહલ થયા પછી કુતુહલ શાંત થઈ જાય તો ફરી પાછા એનું જે મહાત્મશાળી રૂપ છે એના માટેની જગ્યાસા એની બની રહેતી હોય છે જેમને એ મહાત્મશાળી રૂપનો સાક્ષાત્કાર છે એમને ભગવાનનું રૂપ સાધારણ રૂપને જોઈને એના સંબંધમાં જે જિજ્ઞાસા બની રહે છે એમ ઉલટ પુલટ થયા કરે છે તો અર્જુનને જે દર્શન કરાવ્યા એ દર્શન દેવતાઓને થયા છે પણ એમની પાત્રતાથી નહીં પણ અર્જુનની આડીથી એમને એ દર્શન થયા છે એટલે એમની નિત્ય આકાંક્ષા બનેલી રહે છે એવી રીતે એનું મહાત્મ બતાવી રહ્યા છે એટલે આકાંક્ષા બની રહેલી છે એનો મતલબ એ નથી કે ત્યાં એમને તે વખતે દર્શન નથી થયા દર્શન થયા છે દુર્લભ છે અને બીજું એવું પૂછ્યું હતું કે આટલું ભગવાનના દર્શન થયા અને બધું જ જોયું છતાં પણ અર્જુનને બધા પાંચે પાંડવો એ લોકો છેલ્લે તો સ્વર્ગમાં જ આરોહણ કરે છે એવું બતાવે છે તો કેમ એમને સ્વર્ગલોક જ બતાવે છે કે સ્વર્ગલોક સુધીની પ્રાપ્તિ કે આગળ જ છે પ્રાપ્તિ જે આપણને નથી ખબર હા એટલે ભક્ત કુલમાં છે એને કારણે ભગવત પ્રાપ્તિ તો એમને ધ્રુવ છે પણ સર્વ કોઈ ભક્ત હોય એને અંતિમ ગતિના રૂપમાં ભગવત પ્રાપ્તિ થતી હોય મધ્યકાલમાં કર્માનુસાર એમને ફલ પ્રાપ્ત થાય એને એના સાથે કોઈ વિરોધ નથી જેવા ત્રાપી વેદ નિંદાયામ અધર્મ કરણા નરકે ન ભવે પ્રાપ્ત છે અને કર્મણા જ્યારે એમ જે પ્રભુ આજ્ઞા કરે છે તે અનુસાર અંતિમ ફલ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ભક્તને પણ કર્મના અનુસાર એમની ગતિ ફલની પ્રાપ્તિ થાય છે એ તો પ્રસિદ્ધ વાત છે हाँ जी તો આજે આ એકાદશ અધ્યાય અહીંયા સંપન્ન થયો હલો હા જીજી સરદાર યોગનો આરંભ હા અહીં જે અર્જુનને સ્વર્ગાર સ્વર્ગારોહણ કરીને સ્વર્ગમાં જાય છે તો ધર્મયુદ્ધ નું ફળ તરીકે એમને સ્વર્ગ ભોગવવું પડ્યું એવું સમજી શકાય ધર્મયુદ્ધના પરિણામ છે ધર્મયુદ્ધના બરાબર એમ ભગવાન કોઈને ક્રમિક રૂપથી ફલદાન કરવા ઈચ્છતા હોય તો આ પાંડવો ને એ લોકોનું તો એવું સ્વરૂપ છે ને કે જીવતા હતા તો એ સ્વર્ગમાં આંટો મારી આવતા હતા એમના માટે સ્વર્ગ કોઈ એવી વસ્તુ હતી કે એવી કોઈ વિશે એક બીજું ઘર જેવું જ હતું એ કોઈ બહુ એટલી વાત નથી પણ કેમ કે ભગવાનના કાર્યને માં પરિકરના રૂપમાં એમનું પ્રાકટ્ય થયું છે અને હવે જયારે એમને સુરત ત્યારે એમને મળ્યા સમાચાર કે પ્રભુ પધારી ગયા છે તો હવે એમનું ગુજર ઉપર રહેવું કંઈ આવશ્યક નથી રહી ગયું તો સ્વેચ્છાએ એમણે આ પ્રયાસ કર્યું એનું નામ સ્વર્ગારોહણ છે એક પ્રક્રિયા એનો અર્થ એવો નહીં સમજવો જોઈએ કે સ્વર્ગારોહણનો મતલબ સ્વર્ગલોકની અંદર એમનો પ્રવેશ રૂપ કોઈ મધ્યપાતી ફલ એમને મળ્યું હોય એવો અર્થ એનો નથી થતો એટલે તમને લોકોને કદાચ હોય કે નહીં પણ આજકાલ જેટલા પણ સોમયજ્ઞ હોય છે સોમયજ્ઞની વિધિમાં પણ એક સ્વર્ગારોહણની વિધિ હોય છે એમાં એક મોટી બનાવે અને એના ઉપર ચડે સોમયજ્ઞ કરનારો એટલું મળે કે ના મળે થોડા પૈસા ઓછી ચડી આવી એમ કરીને સ્વર્ગારોહણ એ લોકો ધનુષ ને એવું બધું પણ છોડે એ બધા યજ્ઞની આનું નિદર્શન કહેવામાં આવે છે એ સ્વર્ગારોહણ જે છે એ સ્વર્ગારોહણ જો અમે પણ કરીને આવ્યા છીએ તમને કદાચ નહીં હોય ખબર સોમયજ્ઞવાળું નહીં પાંડવો જે રસ્તે ગયા હતા એ જ રસ્તે વસુધારા તમે પણ જઈ આવ્યા છીએ તો અર્ધો સ્વર્ગનો રસ્તો બદ્રીનાથજીથી ભીમશિલાને ક્રોસ કરીને જઈએ ત્યાંથી પછી સ્વર્ગ એ આવે વસુધારા <laughs> વધુ સારાથી પછી આગળ સતો પંથ આવે અને પછી સ્વર્ગારોહિણી આવે તો વસુધા સુધી તમે પણ જોઈ આવે સ્વર્ગારો અમારું થઈ ગયું અમારાથી ચાર પાંચ ડગલા મહેશ આગળ ગયો તો અમે લોકો અમે બધા દ્રૌપદી અને ભીમ ને એમની જેમ વેલા પડી ગયા અમુક લોકો એ લોકો રિટર્ન થયા વચ્ચેથી એ સ્વર્ગારોહણ મતલબ એ શરીરને છોડવાની એક પ્રક્રિયા ઉર્ધ્વ ગમન માટેની એમ એનો અર્થ છે સ્વર્ગલોકની પ્રાપ્તિ કે સ્વર્ગલોકમાં પ્રવેશ એવો એનો અર્થ નથી હવે મને લાગશે વિશ્વરૂપ દર્શન થઈ ગયું છે બધા અહીંયા આજે આપણે વિરામ